વાણી મળતી આના મારી છે વાત તમે કરી વાત સમજશે અમારો મારો આત્મા કબૂલ કરે તો જ સાચું માનજો આ આત્મા કબૂલ કરે એ વાત ત્યાં અને બહાર આત્મા કબૂલ કરે આત્મા હોતો જ નથી કબૂલ શીત કરે બહાર આત્મા જ હોતો નથી અમારો એક કારણ કે આવરણ વાળો આત્મા અતિ રીતે કબૂલ કરે એને મન કબૂલ કરે બહાર તો કોણ કબૂલ કરે મનથી વાત કરે એટલે ખુબ ખુશમાં આવી જાય પણ મસ્તી હા અને આ નિરાશ આનંદ હા આનંદ થાય છે મસ્તી શું થાય અહીં આનંદ આત્મા કોઈ જગ્યાએ હાજરી આપી શકે નહીં મન જ હાજરી અહીં હતી આપે સી રીતે આત્માહતી આવરણ સહિત છે છતાંય જ્ઞાનીની વાણી આવરણ ભેદે ખોવાથી આવરણ ભેદે હોવાથી ભેદ આવરણ સ્થિતિને આત્માને પહોંચાડે પણ આત્મા તો સાધક સમજાય છે ને હવે સંયમી થાય ત્યારથી મોક્ષ સંયમીને શું કોવા જોઈએ તમને સંયમી પદ આપી તો બક્ષીસ પણ તમે ધક્કો કર્યા વગર રહેવાના નહીં પાછા અક્કલદાન અક્કલવાળા અમારી આજ્ઞા જો રહેશો ધક્કો નહીં થાય ઘરે ચેપી દઉં સમજી ગયો અક્કલવાળો દાપણ કરે પાછો શું કરે દાપણ કરે પોતાનું હા ભગવાનના વખત મહાવીરના વખતમાં આવું બહુ દાપણ કરતા લોકો ભગવાને પછી શું કરવું બધી ઓવરવાઇઝ ના થશે ઓવરવાઇઝ નહીં રહો વાઇઝ રહો ના કરે ઓવરવાઇઝ થાય ના થાય ગુજરાતીમાં શું કહે દોઢ આવ્યો દોઢ આવ્યો ખોટું ખરાબ લાગે ને એના કરતા ઓવરવાઇઝ કે ના થાય પોતાની મર્યાદા મળે એવું હા પોતાની મર્યાદા મળે એવું વાત સમજી વિતરા બની છે આ દાદા ભગવાન સૌ કૃષ્ણ ના પ્રગટ થયેલો છે દાદા ભગવાન તું ઓળખે કેવી રીતે શું કહે ભગવાન ભગવાન તો બધા બહુ જાતના ભગવાન પણ આઉટ ઓફ ડેટ થયેલા છે તાજા છે પ્રત્યક્ષ છે પરોક્ષ છે પરોક્ષ એટલે આઉટ ઓફ ડેટ આ દવાઓ આઉટ ઓફ ડેટ ની હોય છે કે આ દવાઓ શું હોય છે એક્સપાયર થઈ ગયો હા એ ફળ ના આપે થોડુંક આપે સારા ભગવાન નામ દેતો કલ્યાણ સંસ્થાના લોકો કેશ છે હાજર છે આખા બ્રહ્માંડમાં અત્યારે આખા આપણા ક્ષેત્રમાં હાજર છે બીજી જગ્યાએ તીક્ષણ કરો છે ત્યાં તે જરૂર નથી અહીં તીક્ષણ કરી નથી ત્યાં હાજર છે ને અને તેને અમે નમસ્કાર કરીએ કારણ કે વાર ત્રણસો છપ્પન ડિગ્રી છે અમે ત્રણસો સાઠ ડિગ્રી અમારે ચાર ડિગ્રી ખુરશી કરીએ કે ના કરીએ અમારા દેશ ના હોય ચાર ડિગ્રીને હોય તે દોષ કોઈને નુકસાન કરે એવા ના હોય કેવું જ્ઞાનને અટકાવનારા કેવા હોય કેવું જ્ઞાનને કેવું જ્ઞાન અટકાવે એવા દોષ હોય હા તમારા દોષ ખરા ને ગણાય ગણાય છે ધર્મ કાઢો થોડાક લાવો આજે એટલા માટે આવે છે કે દોષ કાઢવાની ચાવી આપો એમ ચાવી લેવા આવે છે દોષ કાઢવાની લોકોનો દોષ વધારે દેખાય છે તમારા દોષ તમને વધારે દેખાય છે પોતાનો દોષ જોવાનો લોકોને પેલા દેખાડો હવે બંધ કરે હું લોકોને જોવાનો આપણે જોવા કેટલા દેખાય છે રોજ કેટલા દેખાય છે ઘણા ઘણા નહીં વિના વિના નહીં દેખાય છે કેટલા કેટલા છે એમ નહીં કેટલા દેખાય છે આત્માનું ભાન ના આવવાનો દોષ જ છે ને અમે પંદર વીસ પચીસ એમ પોતાના દોષ દેખાય ત્યારે ઉપકારો થાય તમારા દોષોથી બંધાયેલા છે તમારા દોષો ઉપરી છે કોઈ ઉપરી છે નહીં તમારે ઉપરી નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે તમારું સ્વરૂપ એ ભગવાન છે પાકો નથી તમારા થી બંધાયેલા છે ક્યારે બંધાયેલા છે દોષોથી બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ બ્લન્ડર બ્લન્ડર અમારે તોડી આવવો પડે મિસ્ટેક તમારે કરવાની ચહેરો આ બધું આવરણ તોડી નાખવું પડે આ મિસ્ટેક ને બ્લન્ડર માં શું થયું દેવા મિસ્ટેક ને બ્લન્ડર શું છે વકીલ થઈ છે વકીલાત માં ભણવાનું થયું પિનલ આવું આવ્યું નથી કોમન વસ્તુ જે સહેજે આપણને ભૂલ સમજણ પડે બીજાને સમજણ પડે એ બધી મિસ્ટેક કહેવાય બીજાને સમજણ પડે તમારી બીજા સુધી મિસ્ટેક કરી આપે લંડર્સ ના કરે લંડર્સ દેખી શકે નહીં લંડર્સ અમને દેખાય બ્લન્ડર શીખવાડ્યું કોઈ કે હું કપિલ બી છે મોટા મોટું બ્લન્ડર બીજો છે તે શી રીતે તમારું આ પુસ્તક કરે ના ખાવી શકે એ નામધારી તમે નામધારી હું આ બાઈનો ધણી છું બીજું બ્લન્ડર હું વકીલ છું ત્રીજો બ્લન્ડર હું આનો મામા છું અને કાકો છું કેટલા બ્લન્ડર છે હું કાળો છું હું ગોરો છું ઊંચો છું નીચો છું હું અક્કલવાળો છું મૂર્ખ છું કેટલા બધા બ્લન્ડર છે આ બ્લન્ડર કોઈ કરે નહીં કારણ કે એનામાં એ ભલે એના મિસ્ટેક હોય એટલે કાઢે કે તે કેમ આ ઢોળી દીધું કેમ પોળી નાખ્યું સમજ ને એટલે ભ્લન્ડર બધા મારે કાઢી આપવો પડે ભ્લન્ડર કઢાવવા છે ને તમારે એટલે સારું આવ્યા છો સારો સારું આ તો ઊંધી રીતે કરવા દઈશ અને ફળ ઊંધું આવશે સંભાવે નિકાલ નથી થતો સંભાવે નિકાલ નથી થતો સંભાવે નિકાલ નથી થતો એમ ના પેલો પેલા ભાવથી નિકાલ કરવાની આખી અનંત અવસાર વગર છે એનો એન્ડ જ નહીં આવે મોનો એન્ડ આવે તને હલ કરે છે હું તાત્કાલિક ઉપાય કરો પેલો માર રહેવાની મિસ્ટેક ચાલો ભરી નાખવા જોઈએ એટલે બીજા લોકો વ્યવહારની ભૂલ છે ભૂલ માને આપણે ભૂલ નાખવા જોઈએ દેખી દેખ ભૂલ અને આ ભૂલ ના માને તો આ સંસાર હોસ્પિટલ આ હોસ્પિટલ બહાર નીકળ્યો તો તો નિરોગી સંસાર રોગ થયેલો છે તમે થઈ ગયેલો થયેલો છે chronic chronic chronic chronic chronic અનાદિકાલથી ચોકસી લેજો અને ચેતવણી એટલી જ કે આપણે જો આ એમને હેમખેમ રાખવું હોય હોય ભટકા ભૂતથી ચાલે તો બેસ્ટ કે છું બેસ્ટ બહુ અથડાવતી રખડાયા એવું કેવું એને બીજી બહાર વાત કરતી ગઈ બીજી બધી વાતો વાત કરતી અહીં હાથ ને તો ડિસમિસ કરી દઈશ કરી હા ચેતન ધમકી આપે કરવી <laughs> સીધો રહે સીધો નહીં ઓછું થઈ છે પ્રાપ્તિ માંથી ઓછું થઈ છે એ ચેતવણી યાદ કારણ હું બુદ્ધિશાળી છે વકીલ હું પંદર છોડી બેઠા છે એના આવું સત્ય પ્રાપ્ત કરવા માટે સનાતન એ માટે બેસી રહ્યા અને પછી બુદ્ધિ એનું ખોટ કરાવે બુદ્ધિ તો આ કોર્ટમાં વાપરવાની અહીં વાપરી આ કોર્ટ છે આ કોર્ટ છે અને અમારા બુદ્ધિ હોય નહીં જો બુદ્ધિવાળા હોઉં તો તો બુદ્ધિ આપણે વાંચી દે છે બુદ્ધિવાળા વિકલ્પી હોય કેવા હોય વિકલ્પી બુદ્ધિ વગરના નહીં વિકલ્પી હોય અત્યારે કોઈ વર્ષ મહાત્મા કે છે હું નિર્વિકલ્પ છું આપણે સાહેબ બુદ્ધિ ખરી કે બહુ જબરદસ્ત આપણે સમજી દીધું જો ચા બા પીઓ સમજી ગયા રાત રાત અમે સમજી ગયા કરી ડકો કરવા આવ્યા નથી અમને પેલા બુદ્ધિશાળીઓ છે એને જે બુદ્ધિ વગરના જ્ઞાની છે તેને હા બુદ્ધિશાળીઓ ગ્રાફિંગ કરી શકે બધું બુદ્ધિ કઈ નુકસાન કરશે ને જે ગ્રાફિંગ બધું કરી શકે તો જે બુદ્ધિ ડખો કરે છે ડખો ડખા શું થઈ જાય પછી દખલ થઈ જાય શું થઈ જાય દખલ થાય તમે કરેલું લખો પછી કઈ દખલ કરે છે ને ધંધા વાળેલા એ દવા કે દેઈ જાય એ દફલ થઈને પછી દાઈ ખાવ હાલ ખાવ મરે નહીં તો હલા ન ખાવ બરે લેક લે ગયું આજ ગભટી આવ સુ ગુવાત તો 25 આ જીતુભાઈ બોલ્યા કે લે ચા અયા બોલવા ન કે આજે 40 40 હેલ કર બોલાય આજ ગજ મત પ્રોબ્લેમ જેવી વસ્તુ જ નથી ગરીબ ને પ્રોબ્લેમ નથી અને શ્રીમદ ને પ્રોબ્લેમ નથી પણ આ સમજણથી ઉભા થયેલા પ્રોબ્લેમ છે એટલે પોતે ઘૂંચે ઘૂંચે દુઃખી થાય છે એ જો સમજાય પ્રોબ્લેમ છૂટી જાય તો કશું છે જ નહીં જો ગરીબને કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી આ બે પ્રોબ્લેમમાં તો નથી બધા ગરીબે પ્રોબ્લેમ ના હોય પ્રોબ્લેમ તો જેને ખયા આપેલો ભરપટ મળે છે તે લોકોને પ્રોબ્લેમ છે બધી જરૂરિયાત જરૂરિયાત ધરપટ પડે છે આવશ્યક તે લોકોને પ્રોબ્લેમ થાય મન નવરું પડ્યું નહીં એટલે પ્રોબ્લેમ ઉભા કરે અને આવશ્યકમાં રમ્યા કરતું હોય તો પ્રોબ્લેમ પોતા થાય અથવા મન નવરું પડ્યું એટલે પ્રોબ્લેમ ઉભા કરે એ પ્રોબ્લેમ બંધ થઈ જાય આ વાત સમજવા તમે સંતોષ થઈ ગયો ને બેન ક્યારે છે મારી ગીતા ગીતા કહે ખરેખર ગીતા બેન છો હાજી હશે તમારો ખરેખર ગીતા છે ગીતા બેન નામ છે ભાવિક છે કે ગીતા જ છે હા પણ ગીતા નામ છે ને તો મારું નામ ગીતા એટલે મારું પહેલા કોણ પોતે પોતે કોણ પણ સેલ્ફ હા પણ રિયલાઇઝ કર્યું સેલ્ફ શું છે પટેલ ને એ લોકો આવું સમજવા ભરે આપણને એ સમજવાનું મળે એવું છે તો તે સેલ્ફ રિયલાઇઝ કોણ છે એ એનો એ બે હે એ જાણવાનું છે બસ ખરું કે છે સમજવા હાલ તો સમજવું ચોક્કસ છે ચોક્કસ કર્યું છે નક્કી કર્યું છે વખત દસ પંદર પૈસાનો ખર્ચો થશે ચલાવશો દસ પંદર પૈસા ખર્ચો થઈ જાય શું કરશો ચોક્કસ કરી છે પૈસા ખર્ચો તો દસ પંદર પૈસા હે એ જાણવા જેવું છે એટલું જો જાણે ને એ જ કૃષ્ણ છે અને એ જ મહાવીર છે વૈષ્ણવ છે ને વૈષ્ણવ છે એ જ કૃષ્ણ ભગવાન છે અને એનું ઓળખાણ થઈ ગયું એટલે થઈ ગયું અને પિતાનું સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ ગેરસમજ આમલે જે વસ્તુ આવે છે એવું છે જ નહીં કાર્યવાળી કારણવાળી કરવડાવે ને રાગવાળી એ સંસાર ઉભો કરે પુણ્ય બંધાય એનો દાખલો પૂછે છે ખબર કે ભક્તિ માર્ગમાં આગળ વધવું છે પણ સાચો રસ્તો ખબર નથી જુદા જુદા દેહ દેવીઓમાં સાચી ચૂંટ પડતી નથી તો માર્ગ કયો લેવો શેના માટે ભક્તિ કરી છે મનની શાંતિ માટે મનની શાંતિ માટે મનની શાંતિ નથી રહેતી કે મનનું શું બગાડ્યું તમે શું મનનું બગાડ્યું મને મારું બગાડ્યું છે વિચાર દ્વિધામાં પડાય છે મને શું કે પૂર્વભવ લઈને આવેલું તૈયાર માલ પૂર્વભવ જે આપણો છે आ तो दया अवतार जेतो तेनो 117 सूखे थे सूखे 76 76 એટલે ગયા હતા તો કેનો નાયન કરે તા કે હવે શ્રદ્ધા કરી થી યે સજોગો દે એ શ્રદ્ધા देखी તરંગે નું એ મનમાં નક્કી કર્યું કે એકા ધુમ હોય ગૌઠેયજી ઉપર પત્ર ની હશે એક રૂમ હશે મારે બસ થઈ ગયું ત્યાં નક્કી કર્યું કમાણી થોડી હોય તો ચાલે બસ થઈ ગયું આપણે ખર્ચો ફરી કરવો જોઈએ બસ આવું નક્કી કર્યું અને પછી અત્યારે અહીંયા આગળ આવ્યા ઓળમા ઓળમા મહેલમાં અહીંયા આગળ પાર વગરનું દરેક વસ્તુ ભલે જોઈએ એવી મસ્ત અહીં લોકો મોટવા ફારા જોયા શું થયું લઈને આવ્યો પેલું અને જ્ઞાન આજનું આ શું કે મસપ કરવા જેવા અને રૂમ તો એને એક જ બની જે નક્કી કરીને આવ્યો એ જ બન્યું એટલે આપણે નક્કી કર્યા પ્રમાણે મળે છે અરે નવું જ્ઞાન નવું નક્કી કરે છે નવા જ્ઞાનને ને જૂના ને ઘર્ષણ થાય છે પહેલાનું જે શ્રદ્ધા હતી આજના શ્રદ્ધામાં જેમાં ઘર્ષણ થાય છે એનું નામ મનની અશાંતિ આખા જગત સાધુ સંન્યાસ બધાને થાય જૂની શ્રદ્ધા અને આજની શ્રદ્ધા આજે જે પ્રાપ્ત થયું છે ત્યારે જે શ્રદ્ધા બેઠી છે અને તેની જૂની શ્રદ્ધા બેઠેલી છે જૂની શ્રદ્ધા પ્રમાણે વર્તન છે અને આજની શ્રદ્ધા પ્રમાણે વર્તન થતું નથી તેનો આ સંઘર્ષણ છે આ સંઘર્ષણ ચાલ્યા જ કરે છે હવે સંઘર્ષણ અટકે નહીં ત્યાં શું કરવું જ્યાં સુધી મન વર્ષ થાય નહીં ત્યાં સુધી આ સંઘર્ષ અટકે નહીં મન વસ થાય ક્યારે કે જ્ઞાની નો ગૌરવ થાય જેનું મન વસ થયેલું છે ત્યારે ફળો થાય ત્યારે મન વસ થાય એટલે સંઘર્ષ ચાલ્યા કરવાનો તારે એને તે સંઘર્ષના કાળમાં શું કરવું જોઈએ કે જ્ઞાની ને તો બધા મળે નહીં ને તો બધા ક્યાંથી ભેગા થાય તો બીજા લોકો કરવું શું જોઈએ કઈક તો ઉપાય કરવો જોઈએ ત્યારે કહે છે મનને ડાયવર્ટ કરવું જોઈએ શું કરવું જોઈએ મનને ડાયવર્ટ ડાયવર્ટને દોડ આપી દેવો જોઈએ જ્યાં મુશ્કેલી વગર છે તે મન ચાલ્યા કરે બે મન એક પેલું જૂનું મન જૂનું મન અને આજનું ભાવ મન એ ભાવ મનને રસ્તો આપીએ એટલે ના કહેતો પછી કકડાટ ના કરે ભાવ મને રસ્તો આપ્યો હોય તો પેલા જૂના કકડાટ કે દાદા કેવો રસ્તો કેવી રીતે અપાય એ રીતે અપાય એ ભાવમન રસ્તો કેવી રીતે અપાય એ ને રસ્તો કેવી રીતે અપાય ભાવ ભાવમન ને ભાવમન ને રસ્તો આપણે હવે બેન ને આપીશું આપડી આપણે આપીશું ને કે જેની મેં ચીત એમ ઠરે ચીત ઠરે પછી ચાલે લોકોને ચીત ચોકતું નથી કારણ લોકો માલ આપે છે ને માલ એમાં ચોખ્ખું કીધું નથી નાખ્યું પણ પેલા વેજીટેબલ નાખતા તે વેજીટેબલ હવે નહીં નાખતા એવો મારા પછી ચોટે કઈ કઈ જોઈએ કે થોડું ઘણું ખી જોઈએ ના જોઈએ સાચી ચોટતું નથી ઘી વગરની મીઠી આદત મને ચોટે પછી એટલે આપણે મીઠાઈ વાળી ઘી આપીએ ઘી વાળી ચાલુ થઈ એ જ કરીએ છીએ ચોખ્ખી મીઠાઈ વેજીટેબલ ચાલશે હા હા અહીં તો માગવાનું પૈસા ક્યાં આપવાના ભગવાન ના સ્વરૂપ માં જે પિતા તુલ્ય હોય એની પાસે મગાય ને બીજા પાસે ક્યાંથી મગાય ભગવાન ના સ્વરૂપ માં પિતા તુલ્ય હોય એની પાસે જ મગાય ને બીજા પાસે કે કેવી રીતે મકાન હા એ તમારી પાસે જ માગીએ ને અમે હા પણ એ કઈ બધાને ભેગા થાય છે ને અમુક પુનસારી લોકો ભેગા થાય જગત તો જ્યાં ત્યારે બદરસ્તી છે કે બધા ભેગું થાય એટલે બીજા માટે થોડી દવા તો જોઈએ ને બધા માટે દવા તો જોઈએ ને હવે તને મનની શાંતિ થાય એવા દવા નીકાળીએ છીએ અને પછી શનિવારે શનિવારે આપણું જ્ઞાન લીધેલું હોય અંશ હોય એ અમુક જ સોલ્યુશન છે પેલા બીજા આપડે આસ્થા બહુ સોલ્યુશન છે હા તો એમાં થોડોક જ ભાગ કાઢેલો ને થોડોક જ ભાગ કાઢેલો બીજું આ જે લખ્યું તે હેલ્પ હેલ્પફુલ કરે એવું છે બીજું આ આક્રમ હતું અક્રમ વિજ્ઞાન આપેલું હેલ્પફુલ ખોળે તે રીતે રસ્તા ઘીમાં આ નથી પાણી એ તે રીતે ચક્ર છે ઘી એકલાનું છે ભાવ અમો ક્રિયા બધી કરે ભાવ ના આમ નહીં કોઈ જાતની ક્રિયાથી દયા ના કરતો હોય કોઈ માણસ અને ભાવથી દયા કર્યો હોય ભગવાન એને કહેવાનું બરાબર ભાવથી રહ્યા કરે એને પેલો કરે કે દેવી ને માનું કે દેવને ને માનું કે દેવને માનું એવો દ્વિધા રહે છે દેવી દેવી માનું કે દેવ માનું દેવ કયો માનું આપણને ઠીક લાગે ના ઠીક લાગે તો દેવી ને કહ્યું આપડે બંને નમસ્કાર આપડે એમને શું તોડીએ આપડે બધું દેવી ને માનો તો ઉકેલ આવશે ના દેવી તો એ રહી જાય પાછા એ રહી જાય આખે બેઠો છું એમને વિકલાન પેલા દેવી ને મૌન પછી દેવ ને મેને આવશે કશે દેવદેવી નો ભાવ નથી તમારે તે એ કરવાનું ના ગમે ને તો એ નહીં કરો તો ચાલશે આપણે બધું આવી ગયું તો થશે ને ના કરો આપણે બોલે એટલું બોલું હાથ બીજા બધા ખોટો એ બધા દેવે જુદા જુદા હોય બધાને હાથ ખોટું પણ ના કહેવાય એને જે ગમે એ એને આ જ્ઞાની છે શું છે લોકોને કહેવા હોય તો ચાલે એવું છે પણ મારે ચલાવવું નથી મારે ચાર ડિગ્રી ઓછી છે ભાઈ પ્રગટ થયા છે દાદા ભગવાન છે હું નમસ્કાર કરું દાદા ભગવાન તમે બોલો તર્ક ફળ ભલે અત્યારની ઠંડક થઈ ગઈ શાંતિ થઈ ગઈ છે તો આ આ કરજો આપો મને તો પણ આટલા આવી રીતે બોલજો આ જોડે કોઈ બોલનારું હોય છોકરા બોકરા બેન બેન તો એ બધાને કંઈ તમે બોલો તમે બોલો એ બધા બોલે એ બધાને શાંતિ થાય ખબર ને this is a cash bank આ સચ રોકડું ફળ ઉધારનાર નહીં બીજું જે કરવું હોય કરજો પણ આ કરજો પછી શનિવાર જો અવાય તો આ બીજો લાભ જાણીને પણ છેતરાવું પ્રમાણ એની હદ તો હોવી જોઈએ ને જાણીને છેતરાવાની હા આવડી વાત ખરા થાય તો <laughs> દાદા તમે આ છેલ્લા વીસ વર્ષથી બજારમાં ગયા નથી વીસ વર્ષથી બજારમાં ગયા નથી દસ રૂપિયાની ચીજ એક રૂપિયામાં મળે છે એ ઊંધું કહેવા ચીજ એક રૂપિયામાં મળે છે દસ કે રૂપિયા આવી સહાજો લઈ જાવ તમે બધા ગયા નથી વીસ રૂપિયાની ચીજ હોય તો તમે વિશ્વ લાવો તો એને બીજો માણસ પાંચ રૂપિયામાં લઈ આવ્યો વાતાવરણ બજાર એવું છે પેલા તમારા વખત ને મારા વીસ વર્ષ પેલા આવું નતું રૂપિયા ઓનાનો ફરક પડતો હતો ઓનાનો અત્યારે તો પહેલા પહેલા આનાનો ફરક પડે શું તમે કેમ માં છું ચોપડીમાં નામ યાદ નથી મને આપણી ચોપડીમાં વાંચ્યું છે નામ કયું પુસ્તક વાંચ્યું નામ યાદ નથી નામ ભૂલી ગયા ખબર નથી ને પણ લખ્યું છે ખરું ને કે છેતરાવ ત્યાં મોટા મોટા દુનિયા કિમિયો છે મોક્ષ બરાબર પણ નટો ભાઈ એમ છે અજોડ ઢીલા સુધી છેતરી રહ્યું છે અજોડે એવું કોઈ છેતરી રહ્યું છે બધું સમજીને છેતરાય તો મોક્ષે જાય સમજીને એને તો આપડે જોડે બાર બધા રૂપિયા મળે છે હવે સમજી શા મળશે પ્રવાનું કે આપણે આ માણસ આવડો મોટો માણસ વેચલા બેઠો છે એનો છેતરાવું તો શું કે લે દે બેલેન્સ છેતરાવું એટલે શું દરેક માણસ બેલેન્સ કરે છે કે તમે દસ રૂપિયાનો માલ મને આપો છો અને એક માલ તમે બીજાને પાંચમાં આપો છો તો મારી પાસે પાંચ વધારે લો છો તે અહીં ઢોકળા તરીકે પાંચ લો છો અને બીજો સૂક્ષ્મ તમે મન પાછો આપો છો દસનું પેમેન્ટ તો તમે પૂરું જ કરતો છો સૂક્ષ્મ પેમેન્ટ એટલે થઈ જ જાય છે એ લોકોને ખ્યાલ નહીં હોવાથી એ પહેલાં ખરીદી મેં બહુ કરેલી આવી લોકો વિશ્વાસ સુષ્મા ને એને કઈ ખબર જ નથી ને આ તો રોકવું જોઈએ સુષ્મા માલ ભેગો કર્યો ત્યારે આ પદ મળ્યું છે આમાં પોતાનું બધું વેચવા તૈયાર ભાઈ રોકડા મળતા તમે હમજ ના પડી મેં આ વાંચ્યું છે ખરું શું કહ્યું મેં કે બધું જાણી જોઈને છેતરાવું સો નો માલ એ આપણને સો માં છેતરા પડતો હોય એનો પચાસ પચીસ રૂપિયા વધારે રાખ્યા હોય અને બીજો મારે પોણસો લાવ્યો હોય એ વાર તો આપણે પેલો કે હું પોણસો લાવ્યો તો આપણે સમજવું કે આપણે જો છીએ ચેતયા હોઈએ તો આપણે પચીસ રૂપિયાનું બધું એનું સૂક્ષ્મ રૂપ આપણે મળી ગયું એમને બેલેન્સ આ જગત બેલેન્સ એમને એમ થતું જ નથી બધું બેલેન્સ થઈ જ જાય જોવાથી મામે એવું આ કુદરતનો નિયમ છે લોકો વાંચતી વાંકે દેખાલા નિયમને ખોરે છે તેથી માર થઈ ગયેલું કરે છે સમજવા જેવું છે બહુ બહુ ઝીણી ઊંડી વાત છે જાતે અનુભવ કરેલો જ જાતે અનુભવ પર લીધી શું અને ચેતવણી અજવાણ ચૂકવું બધા ચૂકવેલા એક અમારો મિત્ર હતો ભારે મને કે પિસ્તાલીસ વર્ષ થયા થોડા બે બે ચાર વર્ષમાં પચાસ વર્ષના થઈશું જીગી જવાય તો હજુ ચેતાવન થાય મારે કરોડો વખત છેતરાતો આવ્યો છું છેતરાવાનું બંધ જ નહીં થાય કે છેતરાવાનું બંધ થયું નહીં કોઈ કરોડો વખતથી માટે છેતરાના લોકો છેતરાઈ બધા છેતરાયા કરે છે છેતરાનારો છેતરાયા કરે છે ચોરે છેતરાયા કરે છે લુપ્તાય છેતરાયા કરે છે બધું આખું જગત છેતરાયા કરે પણ જો સમજીને છેતરાય તો મોક્ષ તરફ જાય અજવાણથી છેતરાય ત્યારે પૂર્ણ ફળ તો મળે છે છોડે ઘોડા પણ લાભ લીધો શું થયું ભદ્રિકતાનો લાભ લીધો ના લેવાય કોઈની લાભ જે ચેતાય નહીં એને મારે જથ્થાબંધ ના લખો રગા કોટાનો રગા હોજીનો કોઠા જેવો એનો માલ લખો આવે કેવું ચોખ્ખો લખો રગા હોજી કોઠો જ જોયેલો ને રગા સોની રોગલ હોય એનો લખો રોગલ ચીકણો હોય એનો લખો ચીકણો લુચ્ચો હોય તેનો લખો લુચ્ચો એટલે જેવો પોતે છે એનો નફો ક્યાં ભલા માણસ નહીં તારે લખો એમને એવા સંસ્કારો ઉછરેલા એમાં એમનો કઈ બહુ મોટું પાયો થઈ જેવો નથી એમને મનમાં એમ લેવા જેવું નથી હું કઈ એવા સંસ્કારમાં આવી ગયેલા મિલિટારી છે એવા તોય કોઈ ક્ષેત્રે નહીં આ ખેતરના તો બધું એક્ઝેક્ટ છે બાકી બીજા બધા ક્ષેત્રે નહીં ખેતરા એવા કોઈ ક્ષેત્રે છે જગત નિયમ ની વાત ચાલતું નથી ગઈ વારે છે નિયમમાં world is in ever regular જગત બધું છે ગજેન્દ્ર ચોકસી ગજેન્દ્ર ચોકસી હા ખરેખર ગજેન્દ્ર છો ખબર નહીં તપાસ ચોપડીઓમાં બસ ચોપડીઓમાં હા એ ચોપડીઓનું તો નિવેડો નથી આપણે ક્યાં જે થાય તે કરું ચોપડીઓ સાધન છે સાધન છે કે કઈ કોઈક અનુભવી પુરુષે કઈ લખ્યું હોય તો એકાદ ધરી આવે તો કામ લાગે આપણને તે કઈ આપણને યાદ હોય નહીં ખબર આપણે આપણે કામ લાગે અત્યાર છેવટે કયા સ્ટેશને જવું છે કઈ ખબર ને કશે ટિકિટ કેની લેવી છે ખબર નથી કહું છું કઈ ખબર જ નથી ટિકિટ તો મોક્ષ ને લેવા જેમ કહીએ પણ કઈ ખરેખર મોક્ષ લેવા જેમ તમે પાછો પૂછો ને ટિકિટ તો કે બોક્સ ની લેવાની પણ તમે કહો પાછા કે મોક્ષ આ બધે કેમ થાય બીજી વાત અગત્યની વાત છે બીજી વાત બહુ અગત્યની બોલ્યા બીજી વાત અગત્યની કીધી આપને કઈ વાત કે મોક્ષ ની ટિકિટ તો લેવી છે પણ પાછા આપ તમે પૂછો કે કયો મોક્ષ હું તો મને આનંદ થાય કે ભાઈ આ સાચા રાહ ઉપર જવા માંગો છો એટલે મને આનંદ થાય બીજા ઉપર જતા તો મારાથી ના કહેવાય નહીં કારણ સ્વતંત્ર છે બધા દરેક જીવ સ્વતંત્ર છે પણ આ રાત્રે જતો મને આનંદ થાય કારણ હું એ માર્ગનો રસ્તો વટે માર્ગો છું એટલે તમને એ વટે માર્ગો સારું લાગે તમે કયા માર્ગના વટે માર્ગો છો તમે તમે ભૂમ્યા કે વટે માર્ગો તમે આ ના ભૂમ્યા ને ઠીક છે સાહેબ કે સ્વામિયા તમે લઈ જાય તમે કહો મને લઈ જાવ જોડે તો આપી જાય જઈ જાય એ ખબર આવે હારીએ આપી જાય તમે કઈ દે હારીએ બહુ બોલ્યા લોકોને વડવાડો કરતા દીકા એટલે જીત રહી ગઈ એટલે આપણે હવે સંજોગ પર સનાતન સુખ કાયમનું સુખતા કહીએ તો પેલું મોક્ષ અને સનાતન સુખ કાયમનું સુખ તો એ તો ખુશ થઈને આગળ આ મોક્ષ પર જીત રહી બરાબર કશું પૂછો વાતચીત કરો આપણે એમ સમજીએ કે ગયા જન્મના ને બધા દેવા છે એમ સમજીને આપણે છોડી દઈએ તો એ યોગ્ય કહેવાય કે નહીં અત્યારે અત્યારના આપણા જે કઈ વ્યવહાર હોય લેણા હોય કે દેણા અત્યારે આપણે કઈ હોય તે આપણે ગયા જન્મના કેમ કરીને છોડી દઈએ તો એ બરાબર કહેવાય કે લેણું હોય તે આપણે આ તો ગયા ભાવનું છે એમ કરીને આપણે છોડી દઈએ તો એ વ્યવહાર બરાબર કેવાય કે નહીં એ બધા ઘરના પૂછવું ઘરના તો ના ઘરના બધા ભાગીદાર ના તો ઉપર મૂકી દેતા હોય વાલિયા બિલ્ડે માફક કશું પૂછવાનું ના હોય તો કે અમારું ઘરના કે અમારે તમારા પછી તમારે તમને કંટાળો ના આવતો હોય તો કાગળ લખી નાખો મહિને બે મહિને એ તરફ પહોંચાડો તો સારું મારી આબરૂ એ વખત આવ્યો છે કહે બહાર લોકો લોકો બહુ મોટા શેઠ છે પણ હું અંદર કાર્યકર થોડું થોડું પહોંચાડો સારું કહે કાગળ લખો તમે વાંધો ના હોય તો અને વાંધો હોય છોડી દે તો પછી છોડ્યા પછી હે એ યાદ આવવું ના જોઈએ છોકરા છોકરીઓ હોય ગયા ભાવના એની વાત કરે છે ઋણાલ ભક્તો તમે માગો અને ના આપે એનું નામ ઋણાલ તમે પાછા માગવા માંગો નથી સમજી ગયું પૈસાનું નથી કેતા સાથેના વ્યવહારમાં આપણને મન થતું હોય પૈસા ની વાત નથી કરતા પણ કોઈની સાથે વ્યવહારમાં કોઈનું મન દુઃખ થાય કે કોઈનું બીજું કઈ થાય તો તેમાં આપણે આ ગયા ભવનું છે હા એવું છોડી દેવાનું ત્યાં ગાળો ભરણી તો ગયા ભરનું છે છોડી દેવાનું તમે કહી દેવાનું નવું ધીરવું નહીં નવા પાંચ ધીરવા નહીં બે આપી જાય તો ગમતા હોય તો પાંચ ધીરવા ના ગમતા હોય બંધ કરી આપણે ગમતા હોય પાંચ ધીરવા ના ગમતા બંધ કરી દેવું જમે કરી દેવા બે સમજ પડે ને એટલે ઇન્કમ ટેક્સ વાળાને કશું દેવાય નહીં જમે કરી જાય તમે આગળ ના ધીરવાની પછી તમે કહ્યું ને કે વધારે આગળ ના ધીરવા નહીં હા જમે કરી લેવા જમે કરી લેવા જમે કરી દેવાના ધીરવા નહીં અને એ આપી ગયા કે તું ગમતા હોય તો તમે કેટલાય કરે ગમતી વાત કોઈ કે શું છે તમે તો બહુ સારા સારા કામ કર્યા આવું કે તે ગમે આપણને તો આપણે એને ધીરવા તો તમે કઈ ઓછો કર્યા સારા કામ ઘણા કામ કર્યા ધીરવા નહીં તો બે ગાળો ભાઈ છે ને કઈ અને ગાળો ગમતી હોય તો આપતી પાંચ લોકો આપે ને પાંચ પાંચ આપી ધીમે માં આપડે નીચે રહીએ અને બૂમ મારીએ કે તું ચોર છે તો એ ભાઈ શું કે ચોર છે અને પછી આપણને ના ગમે કે આ ભાઈ વરી પણ ચોર થઈ જાય છે એટલે આપણે કહીએ તું રાજા છે તો રાજા બનાવે હા તમારું પ્રોજેક્શન છે બધું આખું જગત આમાં ઈશ્વરે હાથ ગાળ્યો નથી ઈશ્વર પ્રકાશ આપે છે તદ્દીક માત્ર પ્રોજેક્શન બધું જેવું કરવું એ કરજે કઈ કાલ ફરક નહીં આપ્યું છે સત્કર્મ પણ છોડી દેવા જોઈએ કે સત્કર્મ કરવા જોઈએ ને બીજા કર્મ છોડી દેવા જોઈએ નવી પ્રવૃત્તિ જે હોય તેમાંથી આપણે કર્મો આપણે કોઈ નવા કર્મો કરીએ કોઈ નવી પ્રવૃત્તિ કરીએ આપણે કોઈ નવી પ્રવૃત્તિ કરીએ નવા કર્મો કરીએ તો એમાં સત્કર્મો કરવા જોઈએ કે સત્કર્મો છોડી દેવા જોઈએ બધા છોડી દેવા કે બધા જ છોડી દેવા જોઈએ સોલા છોડી દેવા જોઈએ કરવાની પ્રવૃત્તિ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં એમ સત્કર્મો ની પણ પ્રવૃત્તિ કરવી નહીં પ્રવૃત્તિ જય પ્રવૃત્તિ કરવાનો તમારા હાથમાં કેટલી છે જે આવે છે આપણા હાથમાં અથવા વૃત્તિ થાય કરવાની એમાંથી કેટલીક વાર એમ થાય કે કઈ નહીં કરવું જોઈએ કેટલીક વાર એમ થાય કે સારું કામ તો કરવું જોઈએ ખરાબ કામ છોડી દેવું જોઈએ આપણે જે આવે અને આપણે કરવાની વૃત્તિઓ થાય સત્કર્મો કરવાની વૃત્તિઓ થાય એટલી કરીએ કેટલાક દુષ્કર્મો થઈ જાય છે તો આપણે ઈચ્છીએ કે દુષ્કર્મ ના કરવા અને છતાં થઈ જતા હોય છે તો આપણે નહીં જ કરવા જોઈએ જબરજસ્તી મનને કાબુમાં લાવીને કે સ્વાભાવિક રીતે થતા હોય તો થઈ જવા દેવા આપણે શું થાય છે જોયા કરો હું તમને જ્ઞાન તમારે આખું જ્ઞાન જોઈએ છે જરૂર થઈ ગયે પણ એને બધો અનુભવ થયા પછી ખાસ જરૂર લાગે ને એટલે પછી એની મેરેજ તમને સમજાશે કે મારે શું કરવું શું નહીં ખબર ને અત્યારે આ બે દાડા માટે હું તમને સમજાવી પાડું પછી ફેરવું પડે એટલે એની મેરેજ તમને સમજાશે કુંડાળું આખું મૂકેલું છે તેની અંદર જીવ અને મોક્ષ તે પાસે પાસે છે જીવ અજીવ પછી બધું આખું કુંડાળું જે મૂકેલું છે એ કુંડાળું ફરીને જયારે આવીએ ત્યારે જીવ ને મોક્ષ નો ચક્કર મારીને આવવું પડે છે અને આમ નહીં તો જીવ ની બરોબર જોડે મોક્ષ છે જોડે મોક્ષ છે ચક્કર મારીને આવે તારે અક્રમ આવે જોડે જોડે જ અક્રમ હા જોડે પેલો ક્રમ પેલો ક્રમ હા અક્રમ અક્રમ જાત ગુચો વાત આપણે ફોડતા પડશે આપણે એટલે મારો એમ કે આટલા ધક્કો ખાધો તો ધક્કાઓ લાગતો બોલવો જોઈએ ને પોસ્ટ વાળા પાછા કરે પણ આપણે કઈ પાછા કરાય દાદા જ્ઞાની તો બોલાવીને આપી દે જ્ઞાની તો બોલાવીને આપી દે શું કરે તે પોતા એમના ઘરનો માલ હોય માલ એમના ઘરમાં ચાર લોકો સાદર કર્મ તો જાતે બહાર છે ઉછીના ખોળા નીકળે સો રૂપિયા આપડે ના કહી ગયું કહી બધો રૂપિયા ઘરમાં છે કારણ પોતાને ખબર નથી ક્યાં પડ્યા ખબર નથી દાખલા શીખ્યો એ ખબર નથી એટલે હવે દેખાડીએ ભાઈ આ સામાન બધું અમે વાપરતી વાત બરોબર છે સાબા દેખાડીએ એટલે તમને દેખાડીએ નહીં કે આ રહ્યો શુદ્ધ થયો બધું પછી પધલ કોની થાય કેટલી ઉંમર થઈ બીજા જ્ઞાની કોણ છે અત્યારે બીજા જ્ઞાની પુરુષ કોણ છે જે આપણે તપાસ કરી બુદ્ધિ ના હોય ત્યાં જ્ઞાની હોય જ્યાં બુદ્ધિ છે તો વિકલ્પ હોય અને વિકલ્પ આપણું કામ કાઢે નહીં વિકલ્પ વિકલ્પ ચડાવે ક્યાં ચડાવે વિકલ્પના માર્ગે વિકલ્પ તો છો નિર્વિકલ્પના માર્ગે ચડાવે છે જ્યાં બુદ્ધિ ના